એ આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ મારા નાનકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જાફરાબાદમાં બેઠા બેઠા મીનાક્ષી વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ ગૌરવ પણ છે આવો આવો મીનાક્ષી બેન ગૌરવ ભાઈ ધ્યાનથી સાંભળજો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું આ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે હો અને વાર્તાનું નામ છે માથું અને છત્રી ઉનાળાનો દિવસ હતો તડકો તો સખત પડતો હતો તાપ તો કે મારું કામ એવામાં એક માણસ માથે છત્રી ઓઢીને બજારમાં કંઈક કામે જતો હતો માથા ઉપર છત્રી રાખી હતી છત્રી ધારી ધારીને માણસના માથા સામું જોઈ રહી હતી હો અને મનમાં બોલતી હતી વાહ આ માથા સાહેબને લીલા લેર છે તડકો બધો મારે વેઠવાનો અને એ સાહેબે માત્ર બધે રૂઆબ ફર કરતા ફરવાનું માથા સાહેબને લેર છે જે આવે તે એને સલામ કરે એમના ખબર પૂછે અને હું તાપ ખમું તડકો ખમું આ વરસાદના ઝાપટા ખમું તોય કોઈને મારી કદર નહીં છેવટે એનાથી રેવાયું નહીં હો છત્રીથી એટલે તેણે માથાને કહ્યું માથા મહાશય તમને લાખ લાખ ધિક્કાર છે માથાએ નવાઈ પામીને કહ્યું કેમ છત્રી બેન એવું બોલ્યા છત્રીએ છણકો કરીને કહ્યું તો શું બોલું જે અન્યાય કરે તેને ધિક્કાર ન દઉં તો શું દઉં પછી હું માથાએ કહ્યું કોણે અન્યાય કર્યો મેં તો કોઈને કાંઈ અન્યાય કર્યો નથી કર્યો છે કોને મને આ જુઓ ને તમે અત્યારે કેવા વટથી ફરો છો અને તમને ઠંડક કરવા હું આ રૂવે રૂવે તાપે બળું છું તડકામાં બળું છું તમને ઠંડક મળે એટલે સુખ બધું તમને ને દુઃખ બધું મને આ અન્યાય નહીં તો શું છે માથું તો મૂંગું મૂંગું સાંભળી રહ્યું હો છત્રીને એથી ગુસ્સો ચડ્યો તેણે ગુસ્સે થઈને કહ્યું માથા દાદા મારી જગ્યાએ તમે હો હું માથું હોવ ને તમે છત્રી હો તો તમે શું કરો કહો જોઉં હવે માથાએ જવાબ દીધો તેણે કહ્યું જો હું તમારી જગાએ હોઉં તો હું માથાનું માન પહેલું સાચવું એટલે શું કરો તમે હું સમજુ કે માથું છે ને એ ગુણોનો ભંડાર છે માથામાં બધા ગુણ ભરેલા હોય અને માથાના ગુણોના પ્રતાપે આ દુનિયા ચાલે છે હું તો એવું સમજુ માથું છે તો જગત છે માથું છે તો સંસાર છે જ્યારે છત્રીમાં માત્ર એક જ ગુણ છે એ અહંકાર કરે તે ખોટો છે આ સાંભળીને છત્રી બોલી ઉઠ્યો શું મારામાં માત્ર એક જ ગુણ છે કયો માતાએ કહ્યું છત્રીમાં માત્ર એક જ ગુણ છે અને તે માથાનું રક્ષણ કરવાનો આ એનું કામ એટલું કામ એ પ્રેમથી બજાવી શકે તો એનું જીવવું સફળ નહીં તો એનું જીવવું દૂર જો હું છત્રી હોઉં તો માથાની ઈર્ષા કરવાને બદલે માથાની સેવા કરીને મારું જીવન પસાર કરું એમાં જ હું મારું માન સમજુ હો એમાં જ હું મારું ગૌરવ સમજુ હવે છત્રી કાંઈ બોલી નહીં હો ભાઈ અને એ તો વિચારમાં પડી ગઈ હતી માથાની વાત તો સાચી હતી તો ભાઈ આવી હતી આ માથું અને છત્રીની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે તમારા ભાઈ બહેન બેનપણીને આ વાર્તા કહેજો પાછા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો